એ સમજી ગઈ કે મારા માટે એટલે જો એને સમજે એક એક એક થોડું સમજે પાડ થોડું જેને સમજે પાડ તારી વાત તું સમજે પાડું ને તો જલ્દી સમજી જશે આવું મારી ઘેર આવું બરોબર તો ગંદામાં ક્યાં ગઈ હતી એટલે હાથી કહું છું કે જૂઠું જૂઠું બોલું ખરી એ તું જાણું છું છતાં તે ના જાણેલું ના કહ્યું બીજું જ કહ્યું એ કપટ એમ કપટ You know it. You are lying. His word saying is that's what is કપટ. You know that you are lying. You are lying. એમનું જૂઠું નહીં કપટ કહેવાય. હિન્દુસ્તાન માં મોટી મન હોય ત્યારે કઈ ભાઈ આ સો રૂપિયા નું શાક લઈ આવ્યું તો હિન્દુસ્તાન માં લાવે એસી નું અને કે પંચાણું મોટા મોટા ડુંગરા તોડી નાખે અને છોકરા ના ખબર આ ડાક્ટર કરવાનું કેટલું આવડે કેવી રીતે સ્ત્રીઓ કેવી રીતે શીખ્યા આવી ક્યાં જઈને આવી નહીં પહેલેથી સ્ત્રી થઈ છે આ ગુણ ને લઈને સ્ત્રી થઈ છે બે જાતના પરમાણુ હમ અને ક્રોધ અમને રક્ષણ કરવા માટે ક્રોધ આ બે ક્રોધ ના ગુણો વધારે હોય અને કપટ ના મોહ એના હોય વધારે બહુ પુરુષ થઈ જાય કરી નાખ્યું દેખાય આ કપટ કેવાય આ ગયું શું કરે એનું એમ દેખાય હા ખબર જાય છે દેખાય તમને ખબર જાય છે ને આપડે એમ કેવાય જાવ છો હવે આ છે તો એ જયારે ડિસ્ચાર્જ છે આવે તો ખરું પણ એમાં પોતે છૂટું કેવી રીતે રહે પર્ટિક્યુલર મોહ અને કપટમાં એટલે લાગે ને જાગૃતિ ડીમસી જાય છે એમને શું કરવું પડે મારી આજ્ઞામાં જ રહેવાનો પ્રયત્ન કર્યા કરવો પછી દહેડ વાળા પછી આજ્ઞામાં કેટલો વખત કલાક જાગીએ અઢાર કલાક જાગીએ પંદર હોળ કલાક એમાં એમાં દસ કલાક તો ફરો એટલે દાદા દાદા આજ્ઞા પાડે એટલે દાદા યાદ કરીએ તે વખતે એટલે અહંકાર ઓછો થતો દેખાય જ આપણને કે તમને આવું દેખાય ખબર પડે ભૂલો બધી ખબર પડે તરત અને મહાકેજક થઈ ગયા પછી દેખાય થતા પેલા દેખાય જાય અને કોઈ વખત એવું થાય દાદા કે થતી વખતે દેખાતું હોય ને તોય પૂછાવે ને કરે દેખાતું હોય બને કરી દેવાય તોય કરે જાણતા હોય ને તોય કરે એ નહીં કેમ નહીં હટકાવું ફિલ્મ ચાલુ ફિલ્મ ને જોઈએ રીતે કરતો હોય કે અહિંસા કરતો હિંસા કરતો હોય હરકત નથી હા મારામાર કરતી રડી ઉઠે ત્યારે વાંધો છે મારા માર છું મારા એ શુદ્ધિ છે અને અશુદ્ધિ છે પણ તેને સાથે પ્રસ્તુત આપણે ગુના ને માટે શુદ્ધિ અશુદ્ધિ હોતી નથી હારું ભગવાન ને ઘેર હારું છે સમાજ ને હારું ખોટું છે ભગવાન તો જોઈ એટલે છૂટી ગયું એ છૂટો ને એ છૂટો એટલે એટલે શું થયું અજ્ઞાને કર્યું અરું અજ્ઞાને કરી હું છતાં અજ્ઞાને કરીને પહોંચેલો જોઈને કાળો કે છે એટલે તમે છૂટા નહીં છૂટા જોયા આપણે બાંધેલો હિસાબ જોઈને એ છૂટા દાદા આપડે સવાર પછી આમ બંધ થઈ ગયું હોય તો સાંજે એક કલાક બેસે અને પુષ્પાબેન ની ખબર લઈએ કે હવે સવારથી સાંજ સુધી તમે શું કર્યું કે જે આખા દિવસમાં બન્યું હોય તો સવારથી સાંજ સુધી બન્યું તે સાંજના પુષ્પાબેનની ખબર લઈ નાખ્યું કે ખબર લઈએ કે આ આ બન્યું શું બન્યું તમે ક્યાં ક્યાં શું કર્યું સાચું ખોટું એ બધું હિસાબમાં સાચું ખોટું શું કર્યું તેનો બધો હિસાબ સાંજના કર્યું એવું છે ને બને ત્યાં સુધી છૂટવાનું સાઈડ રાખવું ભેગા કરી બે ચાર બેચાર રહી જશે રાઈટ હા એ પછી તરત જ કરી નાખો હા એ ક્યાં રાખવા દઈએ કોણ રાખે એમ. હિસાબ રાખવો પડે એટલે છૂટવાનું થાય નો આપણે ધંધો કેવું છે? છૂટવાનું થાય છૂટવાનું થાય બધો હજુ કેટલો છૂટ કરી દીધી નહીં મને બહુ અહિંસા નથી થતી દાદા પ્રતિક્રમણ તો કરું હા. કરે દાદા હા. મને દાદા બહુ કોઈ વાત નથી આવતો બહુ ઓછો થયો ના થયો એમાંથી નીકળ્યા કરે છે ખરું પણ નવું આવક નથી આવક નહીં પાકીમાં શું રે પછી રે શૂન્ય મારી હાજરી માં છે ત્યારે વહેલું ખાલી થઈ જાય એવું થાય છે દાદા તમારી હાજરીમાં અમુક અમુક વસ્તુ દાદા સંઘાયણ બળ એટલે શું સંઘાયણ સંઘાયણ બળ સંઘાયણ સંગાયણ બળ સંગયણ બળ શારીરિક ના વાંધાઓ છે બધા એવા મજબૂત બળ હોય બેઠા હોય ને પેલા એમાં હમણાં બહેને બોલાવ્યું હતું સામાયિક પગ આગો પાછો પગ મન ના થાય આપણે ગરીબ પછી બે ખીલા મારેલા હોય કુદરતે કુદરતી તે તૂટે નહીં પછી ખીલા નથી હતા કુદરતી સંગ્રહ પણ રોજ દસ કલાક હું છું તે સંઘર્ષ બળ ના આધારે દસ કલાક બોલી શકું છું માણસને જ્ઞાન આપી બોલવાનું થાય છે થોડી બોલે મારો અવાજ ચાલતો કારણ કે મારી ઉંમર શક્તિ વધુ છે ને તે એટલે આ સંગ્રહ બળ કહેવાય શું કહેવાય તો છે ફોડીએ તો સુરસુર થઈ જતો એવું આ માણસ સુરસુર થઈ જાય પણ દાદા એવું ખરું કે ચરમ શરીર માં જે સંગયન બળ હોય એવું ખરું ચરમ શરીર ની વાત ધર્મ શરીર એટલે છેલ્લો દેહ જલ્દી જાય છે પણ જાય છે જલ્દી ના જાય પણ જાય છે ખબર યાદ થી રાખે ખબર પડે ખબર પડે પણ કે હોય નહીં દાદા કહેવાનું નહીં કે આવું બન્યું ને આ એ કપટ ચડી જાય એ કપટ એ તો કંટ્રોલ કરવા માટે દાદા અરુણભાઈ કહેતા હતા સાંભળો અરુણભાઈ શું કહેતા હતા કે બામણના ત્યાં જન્મ છે પૂછવાનું પણ ગુણ બધા વાણિયાના છે જૈન વાળી વાણિયાના છે ગુણ વાણિયાના બધા છે બાકી અત્યારે જાતે જ ભાઈ અત્યારે જાતે અંબારી તમારી તો આ જીવન માં થયો કકડાટ જ થાય પણ હું તો ત્રણ વર્ષથી આવું છું જોઉં છું બહુ સરસ અને રાતે તમારે ઉભી રહ્યું છું તો હું સાંભળું છું બધા ફોન મરી કે પરમાણુ આ છે જગત માં પાર ના પરમાણુ છે ને પાર ના પરમાણુ તેમાં લાખ ગ્રેડ ના પરમાણુ હોય તે હેવી વેટ હોય બધા એમ કરતા કરતા પરમાણુ શ્રેષ્ઠ સુધી જતા તેમ હાઈ લેવલ પરમાણુ આખા જગત નો તદ્દન દેવલોક દેવલોક બધું આવી ગયું બધામાં પરમાણુ થી જ છે અલગત તેમજ તદ્દન હાઈ લેવલ પરમાણુમાં આવી ઈચ્છા વિના મતા તીર્થંકરો મતા આવે બરાબર એ પરમાણુ વાતાવરણ એ બોલે નહીં તે આપણને ગમ્યા જ કરે લાગે એટલે ઋષભદેવ આમ કરતા હતા જે તે જેમ જેમ દેહ છે ઓછો થતો જાય તેમ તેમ પરમાણુ ઊંચા આવતા જાય બધા ઊંચા આવતા છેલ્લામાં છેલ્લા પરમાણુ કેવો હોય ચરમસરી ચરમસરી એટલે આમ વાગે નહીં નહીં તો ચરમશરી ચરમસરી ને મોક્ષે ના જવા દે તેની મારી ભગવાન થાય પેલા ગોશાળાએ મૂક્યું તેજો લીસ્યા તેજો લીસ્યા એટલે એ કરેલું ત્રાટક તેથી તેજો લીસ્યા ઉત્પન્ન અને એ તેજો બીજા નહીં વાંચમાં રહી બાળી દે અંદર તે શિષ્યો બાળી મેળ્યા બે અને પછી મારે પણ મૂક્યા તે મારી પૈસે ના મળ્યા પણ મારીને છ મહિના સુધી લોહી પડ્યું જાણે અંદર ત્રીજો લક્ષણ એ એવો ગોશાળો ભગવાન શિષ્ય તો રમી પર શિષ્ય ને એમને બદલા વાપર્યો એટલે એ ચરમ શરીર દાદા છેલ્લું છેલ્લો દેહ કેવાય મારી ભગવાન નિર્વાણ ના થાય મરણ થાય તમારે ચાર ડિગ્રી બાકી છે ચરમ શરીર કેવાય તમારે ચાર ડિગ્રી બાકી તો આ ચરમ કેવાય ચાર ડિગ્રી પૂરી થાય ત્યારે ચરમ શરીર પ્રાપ્ત થાય નિર્વાણ મરણ માં પરમાણુ રહ્યા ને દુનિયામાં બળમાં હવે બીજા પરમાણુ રહ્યા ને મરણ વાળો તો દેહ થયેલો થાય અનંત અવતાર મર્યા પણ બધા કુલ મરણ થયો શું કહ્યું સમાધિ મરણ થયું અને હવે સમાધિ મરણ થયું સમાધિ મરણ કારણ કે જરા આફત આવે છે કઈ સંસારી સમાધિ મરણ એટલે પારા પારા સમાધિ મરણ થાય આપણે આપણે દરેક વખતે આત્મામાં રહીએ સમાધિ મરણ થઈ ગયો નથી ઓછો થયો તને ખબર પડે મને ખબર પડે એટલે દાદા મારે એક કામ કરવું છે તો બીજા બે તેડો કેટલો વધશે ખોટો થઈ જશે ને આપી દેવું આપીને છોડવો છે છોડવો છે બે હું હીરાના કાપ બરાવડ્યા પછી મેં જોજો કરતા જોવું રાખીને તમને શું મોટા મોટા મોટા મોટા જ્ઞાનીઓ ને મોહ હતા તે ભરત રાજા ને સાથે મોહ વીકી પહેરેલી હતી તે બધા વાંગડીઓ વીકી બધે વાંગડીઓ ભરત રાજા વીટી કારણ ચક્રવર્તી છે તે એક વીટી નીકળી પડી ત્યારે સામે જોયું ત્યાં આંગળી બરાબર સારી ના દેખાઈ મને મન થયું આંગળી વીટી લીધે સારી દેખાતી હતી છોકરાને પૂછ્યું હતું ને મારી વીટી લીધે સારી દેખાય છે એમને ખબર પડી કે આ આંગળી કેમ આવી દેખાય છે આ વીટી લીધે સારી દેખાય છે એટલે પછી ખબર પડી કે આ તો વીટી લીધું બધું શું થઈ છે આ ત્યાંથી બધી ઊંડા વિચાર પડ્યા છે રાતમાં થઈ ગયા છે મોહ આગળ ના બંધાય બધું મોહન મોહના કારણે ઝઘડા બી થાય પણ દાદા આપણે વ્યવહારમાં છીએ એમાં શોભે એવું રીતે રહે એ મુખ કેવાય એમ તમે સંસારમાં ને વ્યવહારમાં છો દાદા વ્યવહારમાં હોય તો જે રીતે રહો છો તમે તે જે રીતે રહીએ તે મો કેવાય એમ માં અમુક રીતે રહીએ તો એ મો કેવાય વ્યવહાર હોય જે મોહ ને આપણે જોઈએ જેમ ફિલ્મો ચાલતી વસ્તુ અને આપણે જોના બે જુદા છે એવી રીતે મોહ ને દક્ષા ને તું જો દક્ષાના મોહ ને એટલે બહુ દાદા ની એ આજ્ઞા છે કે એના મોહ ના જબરદસ્ત મોહ થી જરા ઓછો કહી દે કે એટલું કે દાદા પૂછો ભરતભાઈ પૂછે છે કે અર્ધાંગી કેમ સ્ત્રીઓને કીધી છે લાભો ભક્તિ નો અને પુરુષ એ રીતે અર્ધાંગી કહી દાદા પુરુષોના મગજના ઠેકાણા નથી એમ પણ દાદા હૃદય બી આવી ગયું ને એટલે એના વાઇબ્રેશન લાગે દાદા ગઈ ના એવું એક વીટી ખોઈ ગયેલી ને ધ્યાન તો યાદ આવે નાટક કરે <laughs> હું તો કરતા હતા એટલા જ મળે લઈ આવેલા જે રીતે સંતોષ થાય હરીશો છે સંતોષ થાય બીજા શરમ જ લે ની કોમેન્ટ નીકળે હા ઓટલા ને કે તે હરિકમ દે લાલ બનાવે નો સુધા અહીંયા મકાન થઈ ગયું પેલું માન નું એ હોય છે અમુક સ્ત્રીઓમાં માન નું વધારે બહુ એ હોય છે એમને માન ના આપો કે એમને આમ ન બેસાડો આમ ન કરો ગમે તેમ કરીને એમને બહુ દુઃખ થઈ જાય એવું હોય એવું કેવું આપણને બધું હોય છે કે ઝઘડી કાઢે ઝઘડી ઝઘડે માન તો ક્યારે પડેલી હોય છે કે તમે એને વારે ઘડી અપમાન કર્યા કરો ને એટલે મનમાં માન ની ભૂખ લાગે છે એને અપમાન ના કરો અને પુરુષ ને માન આપો તો માન ની ભૂખ એની ભૂખ કોઈ ઓછી જ ના થાય માન આપીએ તો એ માન ની ભૂખ અને સ્ત્રીઓને અપમાન કરીને લોક સંતે રહે છે એવું ના કરવું જોઈએ ભગવાન ને કૃષ્ણ ભગવાન ને તીર્થંકરો ની મદદ છે શું છે હું સંજય રીતે વાત છે સંજય રીતે માન કોણ આ જગત શું જ્યાં શું છે શું એક્ઝેક્ટનેસ છે એટલું જો જાણી લે ને તો જગતમાં જગડા જ નથી આ નહીં જાણવાથી અથડાયા કરે અને પાછો કે જો આખો સ્ત્રી જોડે સ્ત્રીનો દોષ કાઢે કોનો દોષ કાઢે જેમ રસ્તામાં ઠોકર વાગી હોય અને આપણે કહીએ કે શું થયું ત્યાં ઠોકર વાગી આપણે ઠોકર પૂછીએ તું કેમ લાગી ત્યાં હું તમારી જગ્યામાંથી એ હું લાગ્યો મને મારું નામ દે <laughs> એમાં સ્ત્રીઓનો દોષ હતો કેવા ઠોકર વાગી એવું આવડી બાચા બોનારી હતા મને ઠોકર વાગી મને ભીત વાગી એટલે મને ભીત વાગી બધું જ બોલવાની ઠોકર વાગી બોલે ના બોલે બોલે બોલે ઠોકર ને પૂછ્યા તારે શું કે તું મને ઠોકર કે મને વાગે હું તો આધી કઈ મારી દેખી રોજ ની અહીં નહીં મને ભીત વાગી કે મને દોષ દેખાતો નથી આ માં કોઈ માણસ એવો નથી મને દોષ દેખાતો મને નિર્દોષ દેખાય જે માત્ર સાપ બીજું બધે મને નિર્દોષ દેખાય આપણે સમજવું જ પડશે ને શું વગર જગત એક વસ્તુ શું છે મૂળ વસ્તુ શું છે અને કાયમ આનંદ રહે એવું રહેવું જોઈએ ને છે પણ અંદર એ થાય જીવન શું કામ અરે પૂછું છે પેલા પેલા કરજો પેલા હું પહેલી વાર દાદાને મળ્યો ને ત્યાં ખેતી મહિને કરે ત્યારે દાદા એમ કીધું હતું કે મેં કહ્યું મારા શ્રીમદ રાજચંદ્ર મારો પૂર્વ ધર્મ છે દાદા એમ કીધું કે એમના ચિત્રપટ પાસે મારો નાનો ફોટો મૂકજો પછી હું ઇન્ડિયા ઇન્ડિયાથી અહીંયા આવ્યો ને પછી એ વસ્તુ હકીકતમાં બની જ નથી દાદા જ મીન્સનું કૃપાળજીનું ચિત્રપટ જ નથી એટલે ઘણા લોકોને જે બી લટકણ હોય છે ને કહે છે ને કે મહાવીર સ્વામી કે કોઈ હોય પણ આ તો પ્રત્યક્ષ જ્ઞાની છે તો કે આ કૃપા કે લખું એનો મારા મનમાં બી કોઈ દિવસ હવે એવો વિચાર નથી આવ્યો કોઈ વાંચી પુસ્તક જોઈએ પણ દાદા જ દાદા એક વસ્તુ છે કે આ પ્રત્યક્ષ છે અને કોઈ જોડે સરખામણી ના થાય અને કીક મારું જુદું જ રાખ્યું પણ મને પહેલેથી શ્રીમદ રાજચંદ્રમાં રહેતું પણ એને મળ્યા પછી વિષય પછી આખા દાદા છે કોઈ નહીં ન પછી થઈ ગયું ભૂસાઈ ગયું એટલું જરૂર છે એ બાકી પરોક્ષ તો બધા થઈ ગયા નહીં તે સહી કરવાના જે કલેક્ટર થઈ ગયા અને પછી મરી ગયા એને કઈ આ સહી કરો તો ના કરી તે કલેક્ટર નું કામ કરશે રહી જ નહીં દાદા એ ભૂસાઈ બધું એ વસ્તુ રહી જ નહીં અને ફોટો પૂકાયો કેવું અમારે ગયા પછી ફોટો અમને જયારે જોયેલા છે ત્યારે ખોટો કામ કરશે અમને જેને જોયેલા છે જેને સાથ દીધો છે તેને કાયમ તેને કશું કામ પછી એ ફોટો મુકાયો જ નહીં અને આમ સીમાજી નું પિક્ચર ધ્યાન લાવીને લાવે ને તો એ ખસી જાય તમારું જ આવે એટલે એ શું થયું એમ કે થઈ જાય હા દાદા નિરંતર અને ખેડવા ભૂલાય છે એ ખેડવા એવું નિરંતર દાદા દેખાયા કરે પૂછે છે કે આપણે પહેલા જેના જેના આપણા ગુરુ હોય કે માનતા હોઈએ દેવ એમના ફોટાઓ આપણે પૂછતા હોઈએ તો એને હવે શું કરવું એમ હા પણ એ તો પૂછતા હતા કોણ પૂછે છે કોણ પૂછે છે સુધાર્થમાં છું પૂછતા હોય એને ગમતું હોય પૂછે દાદા દેખાય છે દાદા દેખાય છે વાંધો નહીં આપણે તરફોડ નહીં કોઈનો ફોટો હોય રાખ્યો જરૂર નથી એવું નહીં બાજુમાં મૂકી દઈએ કે મૂર્તિ હોય કે હોય તમે બાજુ દાદા લાગે કે તમને અત્યાર સુધી કહ્યું દાદા મળ્યા હવે એક માણસ ત્રણ પગથિયા લઈને આવ્યો ઉપર પગથિયા રહેવા જાય તો આ બીજા ઉપર આવવા દે પગથિયા પગથિયા ચડવા માટે છે ચડ્યા રહ્યા પછી પગથિયા નથી જરૂર નથી હા એટલો વિનય કરીને પછી બંધ કરી દઈએ પૂજા કરવાનું તો વાંધો નહીં પ્રત્યક્ષ એટલે મનમાં ખોટું નથી ઘણા બધાને આવો પ્રશ્ન હોય છે કે બીજા આગળના મૂર્તિ કે બીજા ગુરુ નું શું કરવું આપણે તિરસ્કાર નથી તમારા બીજા ગુરુ ગમતું હોય તો કુસુમ દર્શન કરતી વાંધે નહીં આપડે જાણવું કુસુમ આ દર્શન કરે આપણે જાણનાર છીએ એ જે કરતી એના કરતા દાળ ના એમાં આપણને કોઈ તીર્થ કરે જૈનો વૈષ્ણવ ના મંદિરો દર્શન કરવા આવે છે વૈષ્ણવ જૈન ના મંદિર માં મારી જોડે બધા બધા જ મંદિરો પણ એને જાણનાર તરીકે નિકાલ કરી નાખે ફાઇલ નો નિકાલ કરી નાખે એટલે સિદ્ધિ સિદ્ધ ભગવાન ની મૂર્તિ હોય તો પણ એ જ વસ્તુ ને સિદ્ધ ની મૂર્તિ હોય તો પણ કશું વાંધો નહીં સિદ્ધ ની મૂર્તિ હોય ને મારી સહાય ના મારી ભગવાન ની જેવી મૂર્તિ હોય તો કશું વાંધો નહીં એટલે મારી દાદા ની મૂર્તિ હોય તો એમને નમસ્કાર કરીને કહીએ કે દાદા ને જ કરીએ છીએ દાદા તમે જો એમ કરીને દાદા એ જ મહાવીર દાદા નમસ્કાર દાદા નમસ્કાર દાદા નમસ્કાર મૂક્યા વગર સ્થિર કરવાનું નહીં ચંચળ ને ચંચળ જ રહેવા દેવું અને સ્થિર ને સ્થિર રહેવા દેવું શું કહ્યું ચંચળ ને સ્થિર કરવા ગયા ને તે બધા બગડી ગયેલું ખાતું દાદા કે મગજ મગજ માઇન્ડ છે માઇન્ડ એ તો અહીંયા એ બતાવું છું કે તંત્ર જે છે ને એને ચંચળ કરવા જેવું ચંચળ કોઈ દાવ થઈ શકે નહીં આ વાત ઝીણી છે બહુ ઝીણી છે વાત જગત સમજ્યું નથી ક્યારે એવી વાત છે સંચા કોઈ દાડો સ્થિર થઈ શકે નહીં અને સ્થિર કોઈ દાડો સંચા થાય નહીં એવો સ્વભાવ અને આ જે સ્થિર કરવા રહ્યા એ બધા રિલેટિવ વાળા તે એકદમ કસરત કરે પણ એમાં સવાર નથી તારું કયું ભલે હવે જેને તમે સંચય જેને સ્થિર કરવા માંગો છો એને સ્થિર કરવાનું નથી એ ફિલ્મ ને દારૂ લેવાની અને તમે જ્ઞાતા તમારે તમે જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ આત્મા જ્ઞાતા દ્રષ્ટા અને પેલું બધું જ્ઞેય અને દ્રશ્ય તે ફિલ્મ ચાલુ રહે છે ફિલ્મ જે આવે તે હારી ખોટી ખરાબ નડાયક વિશ્લેષ પણ એને જોનાર ને નડતું નથી જૂના માણસ નાની હા જોનાર માણસ ને એટલે તમે જોનાર છે મારા કચ્છમાં એક જ દળ ચાલો ને બરોબર છે દાદા હવે શુદ્ધ આત્મા છે એવા મગજ ની અંદર આઈડિયા લાવવો પડે કોન્સન્ટ્રેટ તો કરવું પડે ને આત્માની પર કોન્સન્ટ્રેટ એથી આઈડિયા મગજ ની રાખવું પડે રાખવું પડે નહીં રાખવું ના પડે સ્થિતિ લાવવા માટે પાણી જે ફટવાનું તે સંતાતું નથી ને પછી મારી પાસે આંબુ જવું પડે ને અને પાણી જે સાચવું એ સંતાતું નથી એટલે આ બધું થઈ જાય દાદા એ સ્ટેજ ની અંદર શુદ્ધાત્મા સ્ટેજ ની અંદર રહેવા માટે માણસે મગજને બીજા બધા વિચારોથી મુક્ત કરવું પડે ઘણો કેટલો સમય તમે દાદા મળેલા બે મહિના પહેલા બે મહિના પહેલા કે થોડો બે પાંચ કલાક ભેગા થયેલા બે ચાર કલાક એટલા કલાક આટલું બધું કામ કરે છે તમારી પાસે સો કલાક કરો તો તો છે દાદા એ પરિસ્થિતિ લાવી તો અઘરી છે સો કલાક રહેવાની જરૂર બીજી કશું એટલે ફિઝિકલી લેવાય જાતે નહીં કરી શકો અમારે અહીં કૃપાથી પ્રાપ્ત થયા પાસે ઇન્ડિયા થી ઇન્ડિયા થી મળ્યા દસ પંદર મહિને બે મહિને અંદર મળ્યા છે આપણે અવારનવાર મળ્યા છીએ મળ્યા જ કરા એને પાણી છંટાઈ જવાય એવું આપવું છે બે ત્રણ કલાક છે ને આપડે ધંધા ઉપર ધ્યાન ના રાખીએ શું થાય ધંધાનું તમારી ચિંતા સમજ ને ઇન્સાઇટી છે લાયકાત નહીં હૃદય સારું ઇઝીલી ઇઝીલી એમ લક્ષમાં મજબૂત કરી દેવા માટે ટાઈમ નહીં હવે દાદા પૂછ્યું કે મોહ ને માયા ની વ્યાખ્યા તમારી દ્રષ્ટિએ સીતારામ કહે કે મોહ અને માયા ની વ્યાખ્યા અને માયા એટલે પોતાના પોતે કોણ છું એ જ્ઞાન ન જાણવાથી માયા કહેવાય છે પોતાનું અજ્ઞાન પોતે પોતાનું અજ્ઞાન એનું નામ માયા અને માયા હોય એટલે શું થયું કે પોતે પોતાનું નથી એટલે પારકામાં છે પોતે પોતાનામ નથી એટલે પોતે આત્મામાં નથી માટે અનાત્મા વિભાગમાં છે શેમાં છે હવે અનાત્મા વિભાગમાં થયો એટલે જે અનાત્મ વસ્તુ એની પર મોહ થાય એનું પોતાની સ્વાભાવિક વસ્તુ થાય અને આત્મા થયો તો અનાત્મ વસ્તુ પછી મોડી જાય એટલે દૂર કરવા માટે એ દૂર કરવા માટે જ્ઞાન લેવું પડે બસ જ્ઞાન જ લઈ અને જ્ઞાની કૃપા ભરવું કરી દે કૃપાલ એમને કશું વાત કરો તો રાધીકો એ કાકા ઉપર રાધીકો હોય વિચારે ચોખ્ખું હૃદય દાદા બહુ કરુણા છે દાદા સારું છે એટલે જુદા પકડો વખત રહેશે ને એટલે અવતાર કરી લેજો આ અને પાંચસો દાડા છીએ અહીંયા આગળ તો પછી છે તમે જતા ઇન્ડિયા <laughs> એ લોકો પાસે જે બીજા જે એ મહાત્માઓ જે શક્તિ વધારવાની એ શક્તિ કેવી રીતે આવે ના નાની માં એટલે દાદામાં divine energy divine energy how to create more and more and more positive to other people. તે બીજા જે દાદામાં છે તે ઐશ્વર્ય શક્તિ બીજામાં વધારે વધારે પ્રગટ કરવાની એ એવી શક્તિ દાદામાં કેવી રીતે આવે એવી કરી ગયો પણ આવું ઐશ્વર્ય હવા બધું જ દાદા પર એવું છે જે માગે એ મળે માગતો ભૂલે એ પણ એ પાવર અનંત અવતાર થી શોધખોળ હતી ને તેનું આ ફળ આવ્યું છે બીજી બંને આ નો મારો કોઈ પ્રયત્ન આવતો નહીં આવડતું નથી પણ અનંત અવતાર ની જે શોધખોળ હતી ઊંધે આવે છે સુરત માં તે In short, he says this is not a thing to be. Point, it happens. અમદાવાદ ના શેઠિયાઓ શું કે છે હા અમે જગ્યા આપીએ ફ્રી ઓફ કોસ્ટ અને અમારી જગ્યામાં ડેરા કરવા વડોદરા મારતો બોલો બધા ખેંચા ખેંચ ચાલી પછી મેં આ આ લોકો કોઈ ખબરતું નથી સુરત વાળાનું કારણ કે એમના કપડા પેલા અમદાવાદ વાળા જેવા ના હોય એટલે છે મારો પક્ષ સુરત સુરત નું જ્ઞાન થયું સુરત ના લોકો લાભ હોવો છે એટલે આ સુરત ના છેવટે સાહીઠ પસંદ થઈ ટ્રેક્ટર નતા કરતા બધા આઠ લાખ રૂપિયા જમીન આવતો તેમ કનબી કરી નથી ચાર બહુ સારી છે પ્રજામાં તો કરી છે એ લોકોએ કે છ મારું ડિસ્ટ્રિક્ટ બધી કયું ના રે અમારી ડિસ્ટ્રિક્ટ